તમારી જગ્યાએ બીજો કોઈ પણ માણસ લે તો એ ના થાય ના પડે એ તો સ્પષ્ટ વાત છે ને ના પડે મારા તો હું ગયો ને તેથી પણ લોકો બહુ ખુશ થઈ ના ભગવાન ને માટે અમે જઈએ કેવા તો કઈ થાય નહીં બીજા કોઈ જાય તો કઈ થાય નહીં એ તો સંગપતિ જાય તો કઈ ન થાય નિમિત્ત જોઈએ

અન્ય સ્વીકારો ભરતી ઓટ જેવું લાગે ભરતી આવે એવું થઈ ગઈ પછી ભરતી ઓટ જેવું લાગે કરે એમાં પરિવાર ના આવે છોકરા મજા ના આવે દાદાની વાત નુકસાન દાદાની અંતર શાંતિ સંપૂર્ણ ના થાય અને છૂટ્યા છે એવું લાગે નહીં વાસ્તવિકતા નથી જ્યાં આગળ ધીરે ધીરે અનુભવો થાય ને એટલે મને લાગે આ સાચું છે ભગવાન બાબામાં ગયા હોય ને પેલું કુંડલીની બધો અનુભવ થયો કે એ જ એ તો ઘણા અભ્યાસ થઈ ગયો એ તો મગજમાં જાગ્યના ચમકારા થાય બધા હા એ ચીતના ચમત્કાર છે ચીતના ચમત્કાર છે અને ઘણા ઘર

પછી મારી પાસે ઈગી કહીએ ને તારી ઈગો નીકળવાનો હોય છે આખું શરીર ભીગી જાય છે ત્યાર પછી આનંદ રહેવાનું હા કોમ્પ્લેક્સ

કારણ કે તમે કહ્યું કે પ્રશ્નો ના જે પ્રશ્ન ઉભી હોય છે આપડે આજના નિકાલ તમે આજ તમે બધા છે એટલે બધા હતા પ્રતિનિધિ નહીં તો બધા સ્વતંત્ર અમે તમને કરી આપીશું તમે જયારે તમે ઈચ્છા થાય કરશો હા એ બધું જ આપીશું તમને તમે દાન જોયું સાથે કરી આપીશું જીવન છે એટલા માટે જીવન બધા આખી લાઈફ જ કેમ ત્યાં આવી કઈ ખાવા આવી બની ગયા છે નીચે અહમ કરી હારું કરી બરોબર ને અનંત કરતા અહમ હારું બતાવું તમે સંતોષ એટલે શું જ્ઞાનનું રિઝલ્ટ હોય ને એમાં સંતોષ સંતોષ લાવે ના રહે તો સંતોષ આવી સંતોષ શું કરું સંતોષ સમજાય તો સંતોષ કેમ કરી બીજી તૃષ્ણાઓ કશી રહી નથી બીજી કોઈ જાતની તૃષ્ણાઓ રહી નથી એટલે સમજણ પડી કે આ તૃષ્ણા ખોટી છે તૃષ્ણાઓ એવું જયારે સમજણ કરો ત્યારે જુદો નહીં તો અંદર સુધેલું નહીં તો હું એટલે સમજણ કરે ત્યારે સુધો નથી આ બાકી સારી છે સુધો છે સમજણ પાસે અને અંદર જતી આવીએ બતાવવા પછી અપસેટ છે મગજ બહુ અપસેટ રહે છે ટેમ્પર ટેમ્પર બીજા તો તમને શું ખબર પડી બહુ ઉચાટ થાય છે ના ભાઈ અને એ તમને શું ખબર પડે તમને રહેશે કે મગજ ને રહેશે મગજ ને રહેશે મગજ ને રહેશે હા બેચેન થઈ જવાય છે બેચેન બેચેન થઈ જવાય છે હા ભાઈ રહેશે તો મગજ ને ને તમને રહેશે તો પોતે પોતાનું જાણી ના શકે પોતાનું થતું જાણી ના શકે લોકો બેચેરી ના જાણકાર છે શું છે તમે બેચેરી ના જાણકાર છે તો તમે એમ સમજો છો દાદા જ્ઞાન લીધું છે ના તો જ્ઞાન એનો એની આજ્ઞા પાડી દે એની આજ્ઞા મને સમાધિ એવું ગેરંટી આપી એક સમાધિ નો ત્રણ વાર સમાધિ જાય કોઈ ગેરંટી આપી ભૌતિકતા અમુક સેટ થઈ ગયેલું સેટ થઈ ગયેલું છે આશીર્વાદ આપે એને કે એને પેલું ભૌતિક ભૌતિક જરૂરિયાતો એમાં એને કઈક સેટ થઈ જાય બરાબર પછી એના માટે આશીર્વાદ આપો ભૌતિક જરૂરિયાતો બધું સેટ જ થવાનું છે એની ઘર આપણે ના કહ્યું ને તો આપણે વર્ગ છે હવે આપણે દુઃખમાં ના કહીએ તો વર્ગ છે સુખ પણ આપણે કઈ ના દુઃખમાં આવ્યું તો વર્ગ એટલે અમે સુખને કહીએ નહીં અહીંયા આવજે તારે દુઃખને ના કહીએ નહીં આવજે તારે જેનું અનુકૂળ હોય જેનો પાકપોટ હોય તે બધા આવજે તો કારણ કે આપણે સૂર્ય નથી ના કરે આવી જાય કર્યા પછી રસ્તો આવજો તો આવશે તો વિશ્વાસ કરવા આપતો નથી કાલે કાશ્મીર જવાનું થયું છે આ થતું નથી આ બધું રિલેટિવમાં જ પડ્યા છે લોકો જગત આપી એ રિલેટિવ એટલે શું હું નક્કી મન નક્કી આવી ગયું પોતાનું જોવા થઈ તમે તો નક્કી ઉતરી જાય આ તો ઉતરે નહીં આ સમાધિ કદાચ ગયું નથી ગયું નથી સમાધિ ગયું નથી અને હાથ હવે તો સમાધિ થતી જાય તો આવતો રહેશે લાભ પણ ફરી આ લાભ મળ્યો નથી જે કરે છે વખાણ થયું છે જે કરે છે મને ભેગા થયા છે કામ થઈ જાય મોક્ષ નક્કી ને થઈ ગયો છે મોક્ષ અહિત થઈ ગયો છે મોક્ષ એટલે સંસારી દુઃખો નો અભાવ એક સંકોચ આવ્યો નહીં ટ્રાય થયું હલે નહીં

બીજા બીજાની કશું અસર ન કરી શકીએ કારણ બધા પોતપોતાના માલિક છે શું છે બીજાની માલકી પર આપણે કઈ નુકસાન ન કરીએ આપણી માલકીનો લાભ થાય છે તો આપણે આપણા વર્ગનો માલિક જ છીએ જેટલું તમારે પ્રોજેક્ટ કરો તો એવું જ આવશે તમારું પ્રોજેક્શન છે અને ભગવાન કઈ તમારે ઉતરી નથી ભગવાન તો તમારું સ્વરૂપ છે શું છે ભગવાન તો તમારું સ્વરૂપ છે તમારે ઉતર્યું નથી ઉતરી હોય ત્યારે આપણે અંદર એનો નહીં કહેવાય નહીં કોઈ આપણું સ્વરૂપ છે અને આપણું સ્વરૂપ તમારા બધાનું સ્વરૂપ મારું સ્વરૂપ ગ્રંથ સ્વરૂપ છે કામ હિમાંશુ હિમાંશુ બધા દિશા માટે આપણે સંપૂર્ણ શું કહેવાનું ખાય હજુ ઉપાડી ચાલુ આપું છું એની ઈચ્છા છે કે હું હિમાઉં છું ને હિમાઉં લગ્ન થઈ ગયા શક્તિ જે છે એ બાબતમાં જરા થોડું બોર પાડો ને કે કઈ શક્તિ હોય છે કઈ કઈ શક્તિ એમાં હા મિકેનિકલ મિકેનિકલ અને અત્યારની પોતાની શક્તિ છે નીચે શક્તિ નામ માત્ર શક્તિ નીકળી એ શક્તિ આમ ભક્તિ વિચારા કરે ભક્તિ વિચારા કરે આત્માની દ્રષ્ટિ વિજ્ઞાન વિચારા આત્માની દ્રષ્ટિ બોલ બોલ એ મજા આવે તો તો દાદા આ વ્યવસ્થિતની જે શક્તિ જે છે આટલી શક્તિ બધી વિસર્જન શક્તિ છે વ્યવસ્થિત જે શક્તિ છે એ બધું નિર્ભર સ્વરૂપ ક્રિયા બતાવે છે વિસર્જન ક્રિયા સર્જન ક્રિયામાં વ્યવસ્થિત ના પડે વ્યવસ્થિત ના પડે વિસર્જન ક્રિયા થતી વખતે ક્રિયા થાય ત્યારે કેટલા સંજોગો ભેગા થાય ત્યારે થાય એક સગર બાકી વધારે થાય એટલે સાયન્ટિફિક સરકમસ્ટન્સ આવી રહ્યું છે પેલા છે બને છે તે ચારિત્ર મોહ હોય અને પેલા લોકોને સંપૂર્ણ મોહ હોય ગુજરાતે હોય મોહ હોય અને આ બીજના ના ચારિત્ર બે અને ભોગવું છે જેને જ્ઞાન લીધું એ મહાત્માઓને એક દશા કહેવાય ને હા થાય બાકી રહ્યું ચાલુ બાકી જ રહ્યું ગયો મોડ સંપૂર્ણ કરો હા સંપૂર્ણ પણ ચારિત્ર મોહરો જો તમે પાણી ગયેલો લો હા તે રહો હતા પછી આપણે પુરુષ બનાવેલા હા હવે પુરુષ નો એ પુરુષ નો પુરુષાર્થ એ કઈ લૌકિક કામ માટે વાપરી શકાય પુરુષ બનાવીને પુરુષાર્થ પૂરતું જે શક્તિ ઉત્પન્ન થઈ એ શક્તિનો ઉપયોગ અમે જ્ઞાતા દ્રષ્ટિના પગમાં રહેવા માટે જ કરી શકીએ બીજું એટલે તમારી માતા કરતા તો હું પણ ની ખાડી આગળ આવે ખાડીને જુએ ખાડીના કાદોને જુએ ખાડીના કાદોને અડે પચાસ માતા કરતા પચાસ ખાડીના ને અડે પણ જરા બંધાય પચાસ પચાસ બંધાય અને કાદો વાળો ના થાય કાદો વાળો પચાસ થાય નહીં ત્યાં કોઈ મૂલ્ય થાય નહીં ખાડીના પચાસ ગંધાના અડે એ કાદર ભૂગલ ભૂગલ ના જન્મ અને નું જ્ઞાન તો થાય ને હા જ્ઞાન પોતાનું તો બધું જ થાય ત્યાં ગાડી છે કાદવ છે બધું થાય પણ કોઈ ના થાય પોતે કાદવ વાળો ના થાય હા દાદર નામ બે કરવું હોય આમ દાદર આ બાજુ કાઢો હોય આ બાજુ કાઢો વચ્ચે લીધ ગયું હોય તો એની અંદર લીધને હરી નથી આવે પણ કાઢો આવે ને જે કીધું આપણે કે ગંધ જે હોય એની અંદર પાણીની જે ગંધ આવતી હોય એ જ્યાં એ ગંધ એ જાણે ખરો પણ એ ગંધ થી એને કઈ ભાવ અભાવ થાય ગંધ એને સ્પર્શે જ નિર્લેપ ને અસંગ સાથે નિર્લેપ છે ને અસંગ છે તે ક્યાંય સંગીત થતો નથી કોઈ પણ સંઘ સંગીત થતો નથી અસંગ સભાથી નથી તેના લોક સંખ્યા સાથે વ્યવહારિક રીતે હોય છે વ્યવહારિક રીતે કારણ કુશલ અને સત્સંગ બે પ્રકારના ભાવ હોય છે તેમાં જે સત્સંગની અંદર કરેલો છે તેનો પણ ભાવ લીધેલા છે કુશલમાં કરેલા લીધેલો જે છે એને વ્યવસ્થિતમાં આવ્યું હોય એને જ્ઞાન ના થયું હોય વ્યવસ્થિત માં આપણે કેમ કર્યું વ્યવસ્થિત કોને કહેવાય કે જેને ડિસ્ચાર્જ એટલું ગયું તમે ચાર ને ડિસ્ચાર્જ વ્યવસ્થિત કહેવાય ચાર્જ કરનારો ત્યારે શું ચાર્જ છે શું કહેવાય અહંકાર હે અહંકાર કે છે એનું કશું જેટલું સમજાય એટલું કેવડાનું પણ થાય

લાલસી લોકો કેવા લોકો છે બધા સારા છે ત્યાંની લાલચી તો લાલચી છે આ બંગાળની બંગાળની છે તમને તમે સમજો ને તકલીફ કરીએ છીએ આપડે જાણવું ચાલો પહેલો ખરા પહેલો સારી રીતે પહેલો તો રસ તકલા વિશે એવું માનીને બધું કરીએ પછી એ વાતમાં કેટલું પકડ કેટલી રહે મને નોંધોમાંથી તકલાદી બે તકલાની સમજી શકે ત્યારે કુટુંબ કહ્યું શું કહેવાય સંચાર દેવ જાય શું બજારી માનો આપડે જાણી પણ અને ચાર સ્ત્રીઓ મુસલમાની કે જાણી તમે લોકો ભેગા થયો અને ત્યાં શાસ્ત્રો બધા દેખાડે છે બધા દેખાડે છે મોટા મહાન પુરુષો એ બી કઈ પૂરું કરે શું કરે તે બી બધું કર્યું તો બધા યાદી આપશે યાદી આપશે આટલી બધી ભીડના એક્ટિવિટી સિવાય કેમ કે ઘર લાવે છે લાવે છે એકાદ ભીડને કરાવે છે મિત્ર મિત્ર હોય બધું કામ નામ દે બધું નામ કામ છે બોલીએ કે મિત્રો નહીં કામ કરે તો ગમે શું હાથી હાથી ગાડી ચલાવશો અસર અને હાથી હાથી ધીરે ધીરે ગાડી ચલાવશો ધીમે ધીમે ચલાવશો અસર પણ જો મિત્ર બની જાય તો આ મિત્ર આવ્યો આવા શરૂ કરે એક ચકલાની ગાડી ચકલાની જામનાર ચકલાવી ચકલા છોકરા એક જામનાર એટલે ચકલાવી ચકલાની જામના થાય તો નહીં જાણનાર થાય તો બદલાશ એવું માનતો હતો ને બદલાશ એવું માનતો હતો ને હવે ખબર પડી કે તો બચ્ચા તો મારું નામ છે હું જુદી બચ્ચા જુદી એટલે ચાલ હું કોણ હું કોણ એ બીજા આપણે રિયલાઇઝ કર્યું તો તું સિદ્ધાર્થમાં અને આ બચ્ચા બાય રિલેટિવ રૂપાણી જેવા બચ્ચા બાય રિયલ રૂપાણી જેવા સિદ્ધાર્થમાં ના કર્યું ને ભણેલું છું હા નથી પહેલા વિવેકી બીજી નતા કરતા અને પણ અત્યારે સાથે જ એટલે મેં રિલેટિવ પણ દાદા રિલેટિવ ગેસ સતત વપરાયા છે તે કાયદી વિલેજ રૂપાણી ભાઈ વિલેજ રૂપાણી રક્ષા રિયલ રૂપાણી સુધાર્થમાં બે ઓપરેશન અંગે જોવાનો અભ્યાસ કરવો સાચું રૂપાણી સાચું રૂપાણી સુધાર્થ કચરો પોલીસની રૂપાણી કચરો આપણે ના દેખાય છે કેવા એટલે બધા વ્યક્તિ પૂરા છે આપણા મને બધું અગ્નિ ને પણ યાદ પામ્યું ત્યાં જોવાનો અભ્યાસ કરી છું છે થાય ને બધું આ કયું ખાયું ક્યાં થયું અને હું શું કરું થઈ ગયું થઈ જાય છે શું કરું છું વ્યવસ્થિત તારે મોટા ફોન હતા વ્યવસ્થિત ના લાગે આ કરતા છે વ્યવસ્થિત મને ચાલો નથી માની લે હા સુધાર નથી બધા વ્યવસ્થિત કરતા છે કામ લાગે છે જ્યાંથી સમજાવે ગાયનો નિકાલ કરવાનો તો એમને રાત્રિ હોય ત્યારે બીજા નંબર રાત્રિ હોય તો સમજાવે નિકાલ કર્યો તો એમને નક્કી કરવાનો તો પછી પૂછે બેન પૂછે છે કે સંભાવે નિકાલ કરવો એટલે ક્ષમતા રાખવી ના એ બધી રાખવાની ચાલે મારા મનમાં નક્કી કરવાનું સંભાવે નિકાલ કરવાની દાદાને આજુબાજુ શબ્દ ખુશી થઈ સમાન જાય પણ તારે બોલવા રાખે રાખી રહે નહીં એ સમજાતું નથી આ તો સમજાતી રહે રાખી નથી નથી શું કરવું એ સમજાતું નથી આ એ દાદા એટલે આપણે જે કીધું

તમે સમજો ને એટલે બેન કહે છે કે મનમાં સંભાવે મારે આ ફાઇલ નો નિકાલ કરવો જ છે એવો નિશ્ચય કરવાનો એટલે પછી એટલે બધું થઈ જશે આ ડુંગળી હોય તો આપડે તમે આપણે બોલીએ સંભાળ વિકાસ બધા ડુંગળી બધું બધું ખરાબ થઈ જશે કે તેની આપણે સમાધિનું અમારું લક્ષણ છે શું છે પેલા હું જયારે આમ કોઈ વખતે ગુસ્સો થઈ જાય ત્યારે હું નવકાર મંત્ર ગણતી હતી અને એમ કે ગુસ્સો ન કરવો જોઈએ એવું કરતી હતી એ સંભાવે એટલે એ ના એ એટલે વાત હતો ગુરુજાને આગળ વાત દાડે તો બધું चाहिए ये बात पहली बात નૌકાર જે બોલતા હતા તેને બદલે હવે આ નિશ્ચય જ કરવાનો સંભાળો મારે નિકાલ કરવો નૌકા બંધ કરવી એટલે આપણે નહીં પહેલા બધા મંત્રો છે ને નિષ્પક્ષપાતી એ ભૂલ છે બધા વેપારી બધા બધા મંત્રો બોલતો આવે થોડી બાજુ પડી ગઈ હોય હા છે હા પેલા ત્યારે કરો તો શું થઈ ગયા સિદ્ધ થઈ ગયા હા સિદ્ધ થઈ ગયા નમો સિદ્ધારણ ગયા એટલે એક એક સિદ્ધારણ ના હોય હરિહરિના ગયા જોડે ના હોઈ શકે જોડે ના હોઈ શકે હા એટલે સિદ્ધારણ ગયા તો એમનું નામ ના દેવા લોકો ઘર સમજી દે છે આપણે તો સુગંધર સ્વામી એ જ આપણા એમનું હરિહર જે પ્રત્યક્ષ છે ગીતા એ રાધેશ્યામ જે સિદ્ધ થઈ ગયા એ હરિહંત તો કોઈ વખત બની ગયેલા હોય ને સિદ્ધ જે થઈ ગયા છે બધા છે નહીં તો કેવું વાત એ જીત બરોબર છે કામ કરે

બોલી શકે નહીં કામ પણ જતા રહે પરોપકારી એ રીતે કરો પોતે પોતાનું કલ્યાણ કર્યું બીજાને કલ્યાણ કરવા માટે જે ફરજ છે એનો એનો પાસે જ્ઞાન લીધું તે પચાસ બે દિવસે અમારી પાસે હોય તે ક્યાં પહેલા કરતા ઘણા છે પણ પાંચસો કલાક કરતા થાય છે તે પણ જોયું

અને પાછું આરામથી વ્યવસ્થિત લેતું આવશું અને ના આવે તો હિસાબ કરી ગયો ચૂકતે ગયો ચૂકતે રાજી થઈ ત્યાં પત્તર નતું હિસાબ પતી ગયો ક્લિયર આવી ગયો બરોબર એટલે મનમાં છે એક પણ એ બેન કે પાંચ છ કલાક સુધી આ બધું આવું થયું કેમ છે એકદમ થાય બધું જુદા છે અને થાય છે જુદા જુદા થાય હા જુદા પણ કેટલો અભ્યાસ થયો જુદું તો પહેલા જોયું હોય તો મોટો ભગવાન કહેવાય

પૂછ્યું છે કે જે વ્યવસ્થિત શક્તિ જે છે એનું બંધારણ શું છે વ્યવસ્થિત શક્તિ કેવી રીતે થાય છે અને એનું બંધારણ શું છે પછી આગળ તો બતાવી લાગુ વાત કરો આ બે સાહેબ તને પતિ ગઈ આ વાત છે બીજા છ ચાર છ ના બોલતા બોલતા સુઈ ગયા અને પછી કે બહુ એવી શાંતિ એવી સુંદર શાંતિ બહુ વ્યવ શાંતિ અનુભવી હા એવું જોઈ ગયા બધા સાફ કર્યા નાટક માં દાદા આવો ચાલી જાઓ ચાલો આવો મદદ આવો થઈ ગઈ નાટકમાં નાટક હોય તો બધી ચિંતા વ્યવહાર કરાવે થઈ ગયા નાટકની હોય મારી તારે નહીં સિદ્ધાંત ના એટલે સામાન્ય જ્ઞાન આવે છે કે ને મારે ઘેર લઈ જતા હતા હાથ ગાડીને માર માર કરે કેમ કે હું જાણી આવું કાઢી બંધ લીધું તમારે બંધ ચાલે થઈ કેમ છે એમને આ ઝઘડા છે બધા ભેગા અને પોતે કોણ છે એનું થતું હતું માટે એ આપણને એ અમે જ્ઞાન લેવા માટે આવીએ છીએ તો અમારી સલેટમાં થોડું થોડું લખીને આવેલા હોય છીએ તો પછી સલેટમાં લખીને શું કરવું અરે પણ એ તો એવું છે ને કે દાદરો ચડ્યા પછી ઉપર આવ્યા પછી બે પગથિયા નીંદ લેવા ગયા એટલે બે પગથિયા લેવા જોઈએ એટલે અંતર કરવા માટે પગથિયા છે વાંચનાર જે છે તેને આ પ્રશ્ન છે નહીં તેરામ ફીટ થયું ને તેરામ ફીટ થયું ના પગથિયા લેવા મને ચડ્યા તો ચડવા સારું પગથિયા છે તમારે ચડે એટલે પગથિયા ચડવા પગથિયા લઈ જાય સંકલ્પ પગથિયા લઈને આવ્યા હતા નથી વિચાર બાપુ ચડવાનું મને ગમે આવે તમારું તમારું જે આમ હતો ધીરેથી આમ હતો આમ થઈ ગયો અપસેટ થઈ ગયો પછી લોકોને કહ્યું કે તું નેગેટિવ ઘણી વખત નેગેટિવ કહ્યું બધા થઈ ગયો આ ઉભું ચૂકવા કરે છે ઘરના બધા અને બધા ધર્મમાં મારા શબ્દો કામ કરે અક્ષત કરવાનું અક્ષત કરવાનું અક્ષત થયેલું છે ત્યારે હરી અક્ષત મુસ્લિમ ધર્મ એવું બધામાં આપે ક્રાંતિકારી મગજ હોય તેને પાછળથી તો બહુ આ ગમે જેનું ક્રાંતિકારી મગજ હોય તેને સમજાયા પછી બહુ ગમે આ મારો વિરોધ કરે એટલે દાદા એની યાદ આવ્યા કરે અને યાદ આવ્યા એટલે મારો વિરોધ મને તો યાદ ના આવે એવી રીતે નિદ્રા અગિયાર ના વિરોધ વધારે યાદ આવે બધું એટલે ફરી આવવાના જ આયા હું વિરોધ કરનારા આયા હું અને રાજો કરી ગયો વિરોધ કરે ને તો એવું બધા બધા આપણે તેમાં વિરોધ છે આપણે તો એક જ છે તમે બધા આપણે એક જ છીએ આ વ્યવહારથી જુદા છીએ ક્યાંથી más que no no Ya no ayudas, ya no a ayudar, calmarte un no no, no No no. decir que Están no no mi en એટલે આપણે એવું આપણે એવું બધા લાભ થતા કે કઈ લોકોને પણ શાંતિ કરાવે શું લોકો ન્યાય ખોરે છે જગતમાં ન્યાય ખોરે અમારા બાજુ ન્યાય ના કર્યો અમારા અમારા કરે ન્યાય ના કરો મારા સાથે ન્યાય ના કરો મારી વાઈફ ન્યાય થી જોતી તમારે ન્યાય ખોરવાનો ના હોય એ બન્યું એ ન્યાય બન્યું એ ન્યાય સંસ્કૃતિ સમજાવી તો રાજા અને તમે દસ ટકા ભાવ આપ્યો તો એ જ ના આવી કારણ બીજું કે સારું સારું કરવાનું ભય છે એટલે સારું ભૂલ લેવાનું કે ન્યાયમાં કે આ ભૂલ મારી છે તેથી મને વધુ મળી ઓછું પડ્યું ઘણા દિવસ નથી બધું જ તૈયારી હોય છે લઈ જવું ને લઈ જવું એથી તો સાંભળનાર બહુ નજીક આવી જાય બહુ બહુ મોટી ઉંમર હોય ને પચાસ વર્ષ અંદર ખાલી હજુ ધ્યાન છે અંદર ખાલી ધ્યાન છે બધો ભાઈ પૈસા જો લઈ ગયા હોય સગો ભાઈ હોય અને ઉછીના જો પૈસા લઈ ગયો હોય તો પૈસા પાછા મગાય મગાય શું કરાય મગાય એ ના હોય ના હોય અને કઈક મજબૂર વિચારવા આવે કે ના દાવો કરવા જેવું છે બનતા શું દાવો કરવાની કારણ કે આપણે ઉપાધિ કરીએ વખતે દાવો થઈ જાય તો ઉપાધિ નહીં આપવાની બગડી જાય બગડી જાય આપણે દાવો ના મળીએ તો બગડી જાય વ્યવહાર બગડે નહીં એવી રીતે ધર્મ હોવો જોઈએ આપણે અસર વિજ્ઞાન શું છે શિક્ષણ નથી વકીલ થયા વકીલ થયા નાખવાના નાતા બસતા અને વકીલ તો લાવતા ઘેર ના લઈ જાય એ પિંગલા ને ઘેર ના લઈ જાય એ પિંગલા ને ઘેર ના લઈ જાય

શાંતિ વખત પાસે પેલો ઘોડો બોલે તમે એના બાજુ જાય સમય ને મારે એના કરતા હાથી મૂળો છે ખાલી નકામો હાય હાય હાય હાય અને આગળ થતું હોય તો બાય બાયબલ થાય સમજણ શું હા અને જેમ જેમ જેમ આ જ્ઞાન પરિણામ પામ કર્યું તેમ તેમ